એ આવો આવો આવી જાઓ આવી જાઓ મારા લાલ લાલ ગાલવાળા મોટી મોટી આંખવાળા સુંદર સુંદર બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો આવો આવો ટાબરિયાઓ આજે હું તમારા માટે એક સુંદર મજાની વાર્તા લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો અને તમારા ભાઈબંધ ને બેનપણીઓને કહેજો નિશાળમાં જઈને પાછા હો હા વાર્તાનું નામ છે મૂરખ છોકરો એક હતું ગામ આ ગામમાં એક સબૂર કરીને મૂરખ છોકરો રહેતો હતો બિચારાને બુદ્ધિ નહીં મૂરખ હતો સાવ બધા એને છેતરી જાય એટલો મૂરખ હો કે નાનું છોકરું પણ એને સહેલાઈથી મૂરખ બનાવીને છેતરી જાય ગમે એટલો ચાલાક થવા કરે ગમે એટલી ચતુરાઈ વાપરે પણ કોઈને કોઈ એને મૂરખ બનાવી જ જાય ભાઈ હવે એક દિવસની વાત છે આ છોકરો એના ઘોડાને અને ગાયને બજારમાં વેચવા જઈ રહ્યો હતો કે ચાલો હું આ મારો ઘોડો અને મારી ગાય બજારમાં વેચી આવું એટલે છોકરાએ તો પોતાની ગાયને ગળે ઘંટડી બાંધી અને દોરીનો એક છેડો એ ઘંટડી સાથે અને દોરીનો બીજો છેડો ઘોડાની પૂંછડી સાથે બાંધી દીધો કે કોઈ છેતરીને મારી આ ગાય અને મારો આ ઘોડો લઈ ન જાય પછી એ તો બીજા દિવસની સવાર પડી એટલે ચાલી નીકળો તબડાક તબડાક તબડાક તબડાક કરતો પોતે ઉપર બેઠેલો હવે કેટલાક છેતરનારા ધૂતારા હતા ને ગામના ટીખળી છોકરાઓ એ બરાબર આ ભાઈની મૂર્ખાઈને ઓળખતા હતા એટલે એ તો ચૂપચાપ છાના માના છાના માના આ મૂરખ છોકરાની છોકરાના ઘોડાની પાછળ પાછળ ચાલવા લાગ્યા સંતાતા સંતાતા રસ્તામાં વન આવ્યું એટલે એક ધૂતારા છોકરાએ હળવેકથી ગાયના ગળામાં પેલી ઘંટડી બાંધી હતી ને એ કાઢીને ઘોડાની પૂંછડી સાથે બાંધી દીધી હવે પેલા મૂરખ છોકરાને તો આની કાંઈ ખબર નહીં અને ગાય લઈને એ તો ભાગી ગયો ઘોડાની પૂંછડીએ બાંધેલી ઘંટડીના અવાજથી આ પેલા મૂર્ખાને લાગતું હતું કે ગાય તો ઘોડાની પાછળ ને પાછળ જ ચાલે છે કોઈ ભય નથી કોઈ લઈ નહીં જાય મારી ગાયને હવે આ થોડોક આગળ ગયો ઘોડા ઉપર એટલે બીજો એક ધૂતારો આવ્યો એને સામે મળ્યો અને એણે પેલા છોકરાને પૂછ્યું અરે ઓ સાબુર ભાઈ તમને એક વાત પૂછું તો ખોટું ન લગાડશો હો ભાઈ પણ તમે આ ઘોડાને પૂંછડે ઘંટડી કેમ બાંધી છે ભાઈ કે ઘોડાને પૂંછડે ઘંટડી બંધાતી હશે સબૂર ભાઈએ પેલા છોકરાએ આમ પાછળ જોયું તો સાચમ સાચ ઘોડાને પૂંછડે ઘંટડી હતી બોલો અને ગાય તો ગાયબ ગાય તો હતી જ નહીં એને તો ખૂબ નવાઈ લાગી કે અરે આ ઘોડાની પૂંછડીએ તો ગાય બાંધી હતી અને ગાયના ગળે ઘંટડી બાંધી હતી તો આ ઘંટડી ઘોડાની પૂંછડી પર કેવી રીતે આવી ગઈ <laughs> એટલામાં આ મૂરખને છેતરનારો બીજો એક ગામનો માણસ દોડતો દોડતો હાંફતો હાંફતો આવ્યો ને બોલો અરે ઓ સબુરભાઈ અરે ઓ સબુરભાઈ સાંભળો તો ખરા આ તમારી ગાયને લઈને જતા એક માણસને મેં હમણાં જ મારી નજરે નજર જોયો છે જો તમારો ઘોડો મને તમે આપો તો હું એ માણસનો પીછો કરીને તમારી ગાય પાછી લઈ આપું લાવો તમારો ઘોડો અને પેલા સબુરે તો પેલા છોકરાએ તો તરત જ ઘોડા ઉપરથી ઉતરી પડ્યો અને પેલા છોકરાને ધૂતારાને ઘોડો આપી દીધો અને એ તો ઘોડા ઉપર બેસીને તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતો ઘોડો લઈને નાસી ગયો તો ભાઈ આ છોકરાના હાથમાંથી ગાય પણ ગઈ અને ભાઈએ ઘોડો પણ ખોયો <laughs> તો ભાઈ જે સાવ મૂરખ છે જેને કશાની ખબર નથી પડતી એને આવી આવી રીતે લોકો છેતરી જાય છે હો તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં ગાય આવશે ઘોડો આવશે આવજો